નિમિત્તને બચકાં હમણાં સાસુ દુઃખ દેતી હોય ને તો વહુ પોતાના દોષ જોતી નથી પણ સાસુની જ ખોળ કાળકાળ કરે છે પણ તે જો ધર્મ ધ્યાન સમજે તો શું કરે મારા કર્મના દોષ તેથી મને આવા સાસુ મળ્યા પેલી મારી બહેનપણીને કેમ સારી સાસુ મળી છે એવો વિચાર ના કરવો જોઈએ આપણી બહેનપણીને સારા સાસુ હોય છે કે નથી હોતા તો આપણે ના સમજીએ કે આપણી કંઈક ભૂલ હશે ને નહીં તો આવા સાસુ ક્યાંથી ભેગા થાય દ્રષ્ટિમાં ફેર છે એટલે આમ થાય છે ના દ્રષ્ટિમાં ફેર નહીં પણ એને ભાન જ નથી કે આ મારા કર્મના ઉદયનું ફળ છે એ તો પ્રત્યક્ષને જ જુએ છે નિમિત્તને જ બચકાં ભરે છે સાસુ તો નિમિત્ત છે એને બચકાં ના ભરીશ નિમિત્તનો તે ઉલટાનો આપણે ઉપકાર માનીએ કે એણે એક કર્મમાંથી મુક્ત કર્યા આપણને એક કર્મમાંથી મુક્ત થવું હોય તો કેવી રીતે મુક્ત થવાય પેલો ગજવું કાપી ગયો અને ગજવું કાપનાર માણસને આપણે નિર્દોષ જોઈએ અગર તો સાસુ ગાળો આપતી હોય કે આપણી ઉપર દેવતા નાખ્યો હોય તે ઘડીએ આપણને સાસુ નિર્દોષ દેખાય તો આપણે જાણવું કે આ કર્મની મુક્તિ થઈ ગઈ નહીં તો કર્મ મુક્ત થયું નથી કર્મ મુક્ત થયું નથી ને ત્યાર પહેલાં તો સાસુનો દોષ જુએ એટલે પાછા બીજા નવા કર્મ વધ્યા કર્મ વધ્યા ને પછી ગૂંચાઈ જાય માણસ ગૂંચાઈ જાય પછી ગૂંચમાંથી શી રીતે નીકળે ગૂંચાઈ જાય આખો દાડો ગૂંચમાં ને ગૂંચમાં ગૂંચમાં ને ગૂંચમાં આ જાનવરોને ગૂંચ ના હોય મનુષ્યોને જ ગૂંચ હોય કારણ કે તેઓ નવી નવી ગૂંચો પાડ પાડ કરે છે જાનવર તો કોક મરી જાય તો માર ખાઈને ભાગી જાય બીજું તેનામાં સામાન્ય આરોપ કરવાની શક્તિ નથી કે તમે મને આમ કર્યું કે તેમ કર્યું એવું કશું નહીં એવી તેમને મહી શક્તિ નથી આ મનુષ્યોને બુદ્ધિ મળી ત્યારે દુરુપયોગ કર્યો ઉલટો ગૂંચાયો જ્યાં છૂટવા આવ્યો ત્યાં જ ગૂંચાયો એક કે એક કર્મની મુક્તિ થવી જોઈએ સાસુ પજવે ત્યારે એક કે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ તો તે માટે આપણે શું કરવું જોઈએ સાસુને નિર્દોષ જોવા જોઈએ કે સાસુનો તો શો દોષ મારા કર્મનો ઉદય તેથી એ મળ્યા છે એ તો બિચારા નિમિત્ત છે તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યા પછી એને તો કોઈ શું કરે ભગવાન શું કરે ભગવાન તો શું કહે છે કે તું મારી મૂર્તિને રોજ પગે લાગે પણ તું આ સમજણમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તું પોઈઝન પીવું ને તારું શરીર સારું થાય એવું અમે તને કહી શકીએ નહીં અમારી આજ્ઞા પાળ અમારા દર્શન કરવા કરતાં અમારી જો આજ્ઞા પાળીશ તો તે અમને વિશેષ પ્રિય છે કારણ કે આમ દર્શન તું રોજ કરે છે પણ એક શબ્દે અમારો તું પાળતો નથી એટલે તું અમારી જીભ પર પગ મૂકે છે એ તને શરમ નથી આવતી ત્યારે તે કહેશે કે સાહેબ આવું તો હું જાણતો જ નહોતો કે હું આપની જીભ ઉપર પગ મૂકું છું અને વાતે ખરી છે તે બિચારોએ જાણે પણ ક્યાંથી લોક કરે એવું એ કરે અને કોઈએ એને સાચી સમજણે પાડી નથી પછી એ બિચારો ક્યાંથી પાછો ફરે એવી સાચી સમજણ પાડી હોય તો એ પાછો ફરે